ગુલે કોણ ચડે ખરું ચાંદલો ખરો ઊંધા ચડતા જાય Thank you. દાદા તમે અમારી નજીક ન ને ઈચ્છા થાય કે દાદાની આમ આજ્ઞા લેવી છે નિયમ લેવો છે તો કઈ રીતે લેવું દાદા તમે ન હો ત્યારે અમારી નજીક કાગળ હતો એટલે કે આપી દઈએ દેશમાં કાગળ ખોલું તો આપી દઈએ ત્યાર પછી તમારો જવાબ આવે પછી લેવાનો દાદા પોતાને પોતાને મેળ લે પોતાને મેળ સુલે છોડે એટલે ચાલે તારું કામ ચાલે ને મહેનત જાય પણ કે તમે એવું શું કર્યું ભાઈ લલિતભાઈ કેવો કેવો હતો ને આજે કેવો થઈ ગયો એટલે એને માટે આને ચેતા જેવું બહુ માણસ ચેતા થઈ ગયા અને કેટલા બધું ડાયવર્ટ વાઈફો er કહે છે કે અમને સુખ થઈ ગયું છે દાદા મળ્યા પછી ખીજવાનું ઓછું થઈ ગયું છે દાદા બધા મજા આવે ને એટલે જ મજા આવે પેલા મગજ ના લીધા પછી લાગે તો મજા લાગે નહીં જ્ઞાન વિવેક બોલાવે રોજ એને આનંદ થાય ને હા બધું ફેર થાય એવું છે

મગનભાઈ ભોગવે ની ભોગવે એટલે શું વિધિ કરાવી છે કરવી છે દાદા પૂછ્યું કરવી છે દાદા એ હવે રસ્તે આવતો હોય આપડે હવે રસ્તે ઉભો હોય ભાઈ ને ખબર અઠવાડિયું

જેનો પગ ભાગી ગયો એ ભોગવે શું કાયદાથી ભોગવે છે પેલો કેમ ભોગવતો પગ ભાગી લઉં કે ખોટે રસ્તે હતો ના આજે રસ્તે આ હતો પેલો આવ્યો હતો આજે પ્રત્યક્ષ દેખાતી ભૂલ પેલાની છે કોર્ટના હિસાબે જગતના હિસાબે ખરી ભૂલ કુદરતી ભૂલ તે જ છે એની સમજે ને એનો પૂરો હિસાબ છે આ આજે ફરી ફરી કરીએ એ બધી નવા નવા ગુણો કરીએ છીએ દુનિયા દુનિયા ભ્રાંતિથી કરે છે તો બોલું આ ભ્રાંતિ નો ન્યાય છે આ સાધુ ના કોઈ એક્સિડન્ટ કરે ને આપણો પગ ભાગી નાખે તો આપડે કેસ કરવો જોઈએ કે નહીં કરવો જોઈએ કેમ કે છે કેસ કરવાનો તો નથી એનો દોષ એવો નહીં માનવું છે દોષ મારો જ છે એના તો લાગદેશ ના થવા જોઈએ લોકો ભોગવે નહીં બોલશે હરિદ્ર કે છે ના કરવો જોઈએ તો કે છે ના કરે એટલા માટે કરવાનું બીજા જોઈએ અવરું શીખે નહીં આવું બીજા જોઈને શીખે ને એટલા માટે એક બહુ સારામાં સારી છે બિચારી સાસુ ખરાબ છે કોને બોલવું પડે વહુ ને ભોગવવું પડે એમ કે વહુ કોને દોષ કાઢે સાસુ નો દેટ ઇઝ રોંગ બધા સાસુ હારી મને તને કે છે મને પૂર્વજન્મ પૂર્વજન્મ એમ કે હા જે ભોગવે છે ને એની ભૂલો છે સંસાર શું કે તે ભૂલ પેલા નહીં અને જ્ઞાન શું કે આ ભૂલ એની છે થોડું સમજાયું કે આખી થિયરી સમજાઈ ગઈ કે મારા બાપા આવડ્યા હતા મારા બાપા બી ખોઈ નાખી એ છોકરા બા પાડે ભોગવે કોણ તું ભોગવું છે ને દાદા ભોગવતા ને બાપનું લેનું દીકરા પાસે પૂર્વ જન્મ નું હિસાબ હિસાબ ત્યાં ભેગું ના થાય સહયોગ ભેગો ના થાય લખાનો સંયોગ થાય છે તે બે ઈશાર અને ગોળનો સંયોગ થાય તે ઈશાર એનો નફો થાય છે ખોલ એવા મહેનત કરતા ખોલ્યા આવે ને આપણે વિચાર છે ગયા કે છે ને ગયા ઉપર ગયા છે આવે છે જરૂર બધું દાદા જગત ગાંધીજી એવું લાગે જ્ઞાન છે ને સમજ છે ને એટલે નિમિત્ત દક્ષિણા ભરે છે શું થાય છે નિમિત્ત દક્ષિણા ભરે داد میں کام کور موایا پانچ گڑا شروع بن آپ પવિત્ર કરવો હોય તો જયારે દાદાની બુકની અંદર છે કામ શબ્દ કાઢી રાખેલો એ કયા કારણથી આપોઆપ એ મંત્રથી નીકળી જાય છે કે કઈ કારણ છે કારણ કે જે તો મહાન શત્રુ છે ખમતો એમ કે છે કે શાસ્ત્રોમાં પેલા ષડ રીપુ કયા છે ને એમાં કામ ક્રોધ મોહ માયા મત્સર એવું કહ્યું છે જયારે આપતાવાણીમાં ક્યાંય કામ શબ્દ દાદાને એમાં છે નહીં તો એ કામ શબ્દ કેમ નથી કાં તો આશ્રમ વિજ્ઞાનમાં એ ઉડાડી મૂકે છે એટલે ચાર શબ્દ બહાર કોઈ વસ્તુ જ નથી નું છે કામ તો મિક્સર કામ તો બધી ઈચ્છા હો કામ ના હો વાસનાઓ એમાં હોય નહીં શાસ્ત્રોમાં તો એને બહુ મહત્વ આપેલું છે શાસ્ત્રોમાં કામને ની વાતો બધી હાય અમારે કામ સુધર ના અમારા નથી સાહેબ નથી કામ તો ઇફેક્ટ છે કોરી રાખ્યા છે ક્રોધ માન આવેલો એનાથી જ જગત ઉભું થયું કામ તો ઇફેક્ટ છે લોકો پہ سک تو یہ پوساد کہ ગાડીમાં બેઠેલો માણસ દોડધામ કરે તેથી પતી ગયો એવા ગાડી બેઠેલા માણસો પૂછવાત કરે છે હજુ કરી ને તમને પૂછવાત ક્યારે થાય કે પુરુષ થયા પછી થાય પુરુષ બે જુદા પડે તમે થી જુદા પાડ્યા દેતા તો પૂછાય છે તમે જુદા પડ્યા રહ્યા તમે ગુજરાતમાં પુરુષ ભ્રાંતિ પુરુષ થયા પછી ફેરવી શકાય સંયોગો ને સંયોગો ફરે જ નહીં કરે છે ફૂલ એટલો કરી શકે કે સંયોગ ને અસર ના થાય સંયોગ ની અસર ના થાય દાદા દાન આપવું હોય દાન દાન તો શ્રેષ્ઠ દાન કયું ગણાય

સમજી આપેલું લોક ના કલ્યાણ માટે આપેલું હોય ને જ્ઞાની ને આજ્ઞાથી આપેલું હોય એટલું જ ઉગી નીકળે પોતાનો પુનાની બધી પોલ બોલે આ પાપા નું બધું પૂરું બધે બંગલા મળે ગાડીઓ મળે ધંધો પાપ નો હોય એનો એનું દાન પાપમાં જાય ને પાપમાં જ ઘણા દાન આપે છે એ પાપ ના પૈસા નું દાન આપે તો એ પાપમાં જ જાય ને અમે કોઈ રીતે માગીએ ને અમે એને આહારો કરીએ કે ભાઈ હાલવા જેવું છે હાલજે હોય તો ના હોય તો આપીશ નહીં મોક્ષ જવાની વાત કરજે બીજી વાત વાતમાં કરી નહીં હોય તો ચોરી કરવી ગુનો છે શું ચોરી કરવી ગુનો હા કારણ કે આપણું આત્મામાં ના રે અમારે કહ્યું એક નાની પૂછની સેવા ધન થી કરી દે કે સાહેબ અમને ધન જરૂર નથી ત્યાં ના પોતે લે નહીં પણ તને સારી જગ્યા જગ્યાએ ખાવડાવે તારો રોજ જાય કરે હા બરાબર સારી જગ્યાએ નખાય એટલે આવતો બહુ સારો જાય કારણ કે ઓવરડ્રાફ્ટ થઈ ગયો ને આ ગયા ગયા વખતે ઓવરડ્રાફ્ટ વાપરીએ છીએ અને આ ફરી ઓવરડ્રાફ્ટ કરીએ આપો ના હજુ નહીં લેવું بندر احمد باغ کہ બી આવું ખાઈ જાય બિયારણ જમીન પડી રહે સમજી ગયા અનિલ પૂછે છે કે આપણે આ મંદિરમાં બાંધવા પાછળ પૈસા ખર્ચીએ છીએ એના બદલે કોઈ હોસ્પિટલમાં સ્કૂલમાં એમાં ખર્ચીએ તો સારું નહીં એ દાન સારું નહીં એ તો બધું લોકો આપ્યા કરશે તો આ તો લોક કલ્યાણ માટે પેલું છે લોકોના એક જાતની અમુક માણસો સ્ટેન્ડર્ડ માણસો થોડાક જ માણસો માટે આ તો આખા જગતના માટે છે આ જુદી વસ્તુ છે આમ બધે નહીં મંદિર તો બધાનું વિરુદ્ધ હતા આ તો પ્રત્યેક તરફ શ્રીમંદર સ્વામી છે એટલે બંધ્યું અને લોકો મનનો સમાજ આ જે મતભેદ પડ્યા છે ને છૂટા બીજા ભેગા થવા માટે શિવ ને કૃષ્ણ ને જૈનો ને સુમંદર સ્વામી હમણાં સિદ્ધક્ષેત્ર વિચારતા છે કે આપણે ત્યાં સુમંદર સ્વામી સિદ્ધક્ષેત્ર વિચાર આપણે ત્યાં ભારતવર્ષમાં આવશે ખરા વિચારવા મંદિર બંધાય પછી સિમંદર સ્વામી મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરે છે તો એ પછી આ મંદિર બંધાયા પછી ભરત ક્ષેત્ર માં આવશે ખરા પડી દઉં <laughs> હિસાબ નહીં એમ તો ایکت ایک بیار د بڑا چھٹکار પેલો ક્યાં ગયેલો મારો અંદર ભગવાનને જે ભક્તો એને રોજ યાદ કરે જેને વગરથી કેટલાય મહાત્માઓ તો તેના માટે કઈ કે ખાલી ત્યાં વિદેશ ક્ષેત્રમાં રહે તે વખત જ એને એવું એમ કે છે ભક્તો ભગવાન કરે છે કે છે ને ભક્તો નું ભગવાન કરે છે સાંભળે છે તો આપણે રોજ મંદિર સ્વામી યાદ કરીએ છીએ આટલી બધી ભક્તિ કરીએ છીએ તો એ કશું આપણું કરવા આવે નહીં કશું ના કરે આપણું જીવનદાસ સ્વામી આપણું કશું ના કરે અહીંયા આવે નહીં લોકો અહીંયા આવે એવું જાય કલ્પના કલ્પના જયારે જયારે ભગવાન હોય બધી કલ્પના હોય લાગે એવું આયા એવું ગયા એવું દેખાય ત્યારે દેખાય ઈમાનદાર સ્વામીનું નામ કોઈ પણ શાસ્ત્રમાં કે બીજા કોઈ પણ ધર્મ માં સાંભળ્યું નથી ફક્ત અક્રમ વાણીની અક્રમ ની અંદર સાંભળવા મળ્યું છે તો એ જૈન શાસ્ત્રમાં મહાવીર સ્વામીને બીજાના તીર્થંકરોના નામ સ્વામી કોણ છે અને અત્યારે તો મહાવીર્ય ક્ષેત્રમાં વિશેષતા છે એવું કેવું છે દાદા તો એ અહીંયા ભારત વર્ષમાં એમનો જન્મ થયેલો કે ખાલી ત્યાં આગળ મહાન આત્મા એમ કે છે કે સિમંદર સ્વામી નો ઉલ્લેખ કોઈ શાસ્ત્ર નથી વાંચવામાં આવ્યો કે કેમ આ બધા લો લો સાંભળેલા પુસ્તકો એ બધી પુસ્તકો જયારે બધા منش پیزا خیا ٹکڑا موشو આપડા જેવા જ માણસો અધિકાર ખરો એ દેવતા નું એ દેવતા નું મોક્ષે જાય એટલે આપડે ત્યાં આગળ જવું પડે વ્યવહારની ભૂલ કહી દે સમજી ગયા તમે સમજાવી દીધી છતાં ત્યાં આગળ દુકાળ કેમ પડે છે દુકાળ તો પડવો જ છે ના પડતો જ પડવો છે તો લોકો બધા મરી જવાના લોકો બધા મરી જવાના મરી જાય મરે તો જીવે ને મરવા તો કાર કોણ છે જીવવાનું મરવાનું કાર કોણ <laughs> કાયદેસર હોય છે એ જોનાર હોય ને તો અરઘી નાતા લોકો ખાઈ પી મસ્ત જોઈ કરતા શીખ્યા શું કહ્યું અરઘી નાના ખાવા પીને મળે મસ્તી કરીએ શું કહ્યું એટલે અડધા ભૂખ્યા રહેવા જ કુદરત કરે છે હાથે છે બધા કંટ્રોલ કરે છે એટલે સાથે જે કુદરત તો હોય છે ને સાપ જેટલો પડે છે ને એ કરેક્ટ છે બધું કરેક્ટ જ હોય આપણે પગે લાગીને ગયેલો આજે આપણા આશીર્વાદ લઈને એમ કે છે આજે આપણે પગે લાગીને ગયેલો અને આશીર્વાદ લઈને ગયેલો એમ કે છે દાદા દાદા મહેરબાન તો ગજા પહેરવાન પેલા છે પેલા અને દાદા નું જ્ઞાન લઉં તો કઈ વધો નહી ને ગુરુ તે ગુરુ ગણાય નહી તો ગોમ્યા ગાઈડ કહેવાય ગાઈડ કહેવાય અગર દિલ્હી જઈએ જય શ્રી અગર બીજી દે ગોળ ગાય દે ને એટલે ગાઈડ કહેવાય અધરે નાની પુસ્તક જવા દો તો જવા દે ઉપરની સ્થિતિ ખરી ઉપરેજ ના હોય તો જો ઉપરેજ ના હોય એમ ના હોય એમ એના પછી આગળ કોઈ સ્થિતિ લાસ્ટ સ્થિતિ જે ખોરાક છે બધું કરી ગયું સરકાર આનંદ અથવા ભાઈ પૂછે છે હિન્દુભાઈ કે અહમ ને શૂન્ય કરવાનો આપણી પાસે આપની પાસે કોઈ ઉપાય ખરો અહમ ને શૂન્ય કરવાનો ધંધો છે

ધંધો બીજા ને વેચી દે બીજો બીજા નો ધંધો પોતે લે એવું અહિયાં તો ધંધો આપણે થાય તો કે દાદા ને કહું છું મારો ધંધો તમે લઈ લો તમારો ધંધો મને આપી દો ને આપ્યું નહી તમે તમારું જો અમે નિમિત્ત થયા તમારું તમને દેખાડ્યું કોઈ કોઈ આપનાર જ નથી આ દુનિયામાં ને ચડી દે આપણી પર કરતો ભક્તિ કરતો માણસ સાચી દાનતથી નીતિ નિયમથી સાચું કરતો હોય તો પછી એને ભક્તિ કરવાની જરૂર ખરી કરે તો કરે ના કરે ભક્તિ નિષ્ઠાપૂર્વક પ્રમાણિકપણે કામ કરવું દેશભક્તિ કહેવાય છૂટું હોય એનાથી મોક્ષ મળે શું નામ છે તારું કિરણ ખરેખર કિરણ છો ખરેખર શું છું હા તો ડિઝાઇન છે ખરેખર શું છું કાને are men, હવે નીકળે છે દાદા બહુ નીકળે છે હવે છૂટવા માંડ્યું છૂટવા માંડ્યું માણસ ગાળો મરણ પછી પાછો જન્મ તો થવાનો સામાન્ય નો તો કે એના જન્મ એનો મરણ અને જન્મ વચ્ચે ગાળો કેટલો હોય એક સરખો હોય ઓછો વધતો હોય લખણ લઈને આવે ને બહાર થાય તહેવાર મળે નહીં એને અને ધબક્યા કરે એને પ્રેત કેવાય કોક ના પણ હોય બધા બધા ને અને ગુનો હોય ને વાસનાઓનો વાસનાનો ગુનો હોય તો એ ભાઈ એમ કે છે આવા કોઈ આવા કોઈ અવગત્ય જીવને શોધવાની કોઈ વિધિ ખરી કે ક્યાં આગળ જન્મ લીધો છે ત્યાંથી આવા કોઈ અગત્યા જીવને શોધવાની વિધિ કરી ભૂલી જાય દસ કે દસ એટલે ભાગ ભોગવી ભૂલી જાય દુઃખો ભગવાન સ્થળ છે આ દુનિયા મરે તો માણસ જ થાય ને જ થાય પાછું બીજા જન્મ કે પછી એના કરેલા કર્મ પ્રમાણે બીજું બને એમ કે માણસ મરી જાય પછી પાછો મનુષ્યમાં જન્મે કે કૂતરામાં કે અને કર્મ પ્રમાણે કર્મ પ્રમાણે બીજો હતા હોય તો પછી મજા સજ્જનતાના વિચાર કર્યા હોય તો માસ મારે અને પોતાનું સુખ બીજાને આપી દેવાનો વિચાર કર્યા પોતાનું જે સુખ હોય એ પોતે ભોગવે નહીં બીજાને આપી દે એ દેવગતિમાં જાય સુપર વિમાન થાય અને જે દુનિયામાં પોતાને કઈ જરૂરિયાત નથી ફાયદો નહીં છતાંય નુકસાન કરી નાખે લોકોનું એ નરગતિમાં જાય એક્સિડન્ટમાં જે મળી આવી એક્સિડન્ટ શરીરમાં જે મળે એ આત્માની તકલીફો તો ખરા જન્મ કરે પેલા પ્રમાણે જવું પડે તો પાછું જેવું પાછું ભાઈ પૂછે છે કે માં આપઘાત કરીને એવી રીતના જે મરી જાય તો એને પાછું જન્મ તો લેવો જ પડે તો એ નવેસરથી જેમ ગાયના કર્મોનો હિસાબ શરૂ થાય કે પછી આ જે હતા તે જ પાછા પૂરા કરવા પડે એને બીજા ધોમાં પાછું મનુષ્ય જ થવું પડે મનુષ્ય થઈને જ પૂરા કરવા પડે

પાપી આત્માઓને માટે નર્ક ગતિ કહેવાય છે તો કે નર્ક ગતિ વધારે વધારે કેટલા સમય માટે ભોગવવાની હોય લખો બરાબર આ લોકો નરક ના થાય અત્યારના માણસ નરક ના થાય નરકમાં તો હિટલર જેવાનું થાય હિટલર જેવાનું હિટલર જેવાનું બીજા આવા લોકો આ બિચારા ખોવાવી એને બેન ને લઈ જતો હોય મુસલમાન ખાલી ભાઈ એની ભાઈ છોડી મારી બેન છે એવું બોલે પેલો લસકું ભરી તો ફેર કે દે મારી નાખો આટલા બધા કેવા છે બધા એ જાનવર મજવાળા બધા આ ઘણો ખરો માલ જાનવર જ જવાનો છે કે આત્માઓની સંખ્યા તો એટલી એટલી જ છે તો પહેલા છે તો મહાવીરના સમયમાં પાંચ કરોડની જ વસ્તી હતી એમ કે છે તો અત્યારે આટલી બધી સંખ્યા વધી ગઈ તો કે આ કેવી રીતના બન્યું આત્માઓ ક્યાંથી આવ્યા બધા ગ્રામીણમાં ઘટ્યા અઢાઈ ગજ છે તે વચ્ચે આવે જમુભાઈ કે છે કે જાનવરો ને કાપી કાપી ખાઈ ગયા મનુષ્ય આ મનુષ્ય જાનવરો કાપી કાપી ખાઈ ગયા અમૃતજી પૂછે છે વિતરાગ વિજ્ઞાન ની પ્રથમ શોધખોળ કરનાર કોણ વિતરાગ વિજ્ઞાન આ જગત છે ધાર્મિક છે અનાદિ જગત છે પછી આવરણ આવી ગયું હોય દર્શન નહીં જતું બોલાવે પહેલો પુરુષ તો હશે ને પહેલું હોય નઈ પહેલું જેલું હોય નઈ એમાં બી અનંત અમારી ગુજરાતી આ દેશમાં ક્યાં સુધી રહેવું ઇન્દુભાઈ પૂછે અમારા બધા ગુજરાતીઓએ અમેરિકામાં કેટલો વખત રહેવું જોઈએ જોવો રાખતો એમ કે રીતે પેલા ઈબી અમીને કર્યું એવું આ માં આપણા ઇન્ડિયનોને થશે ખરું યુગાન્ડામાં પેલા ઈબી અમી અમીને કર્યું એવું આ દેશમાં થાય ખરું આપણા માટે ધારણા થાય એ ભાવના કોણ કરે એવી ભાવના કોણ કરે ભાઈ